એ આવો આવો હું છું વાર્તા કહેનારો આવી ગયા બધા અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી આવ્યા છે ઓહો આજે તો નચિકેતા દેવીનો જન્મદિવસ છે ને શું ભાઈ વાહ એની સાથે પૃથા છે વિદિશા છે આવો આવો આવો સાંભળજો હો આજે હું તમને લોભી વાંદરાની વાર્તા કહેવાનો છું સાંભળો એક હતો વાંદરો એ રોજ એક માણસના ઘરમાં આવી અને ખૂબ તોફાન કરતો ક્યારેક કપડા ફાડી નાખે ક્યારેક કંઈક વાસણ ઉપાડી જાય કોઈક વખતે તો નાના બાળકોને નખ ભરી જતો બાખોડિયા ભરી જતો એ ખાવા પીવાની ચીજો લઈ જાય એનું દુઃખ એ ઘરવાળાને નહોતું પણ તેના તોફાનથી બધા ત્રાસી ગયા હતા હો ભાઈ એક દિવસ ઘરના પેલા માલિકે નક્કી કર્યું કે હું આ વાંદરાને પકડીને ક્યાંક બહાર ગામ મોકલી આપીશ આ રોજ રોજનો ત્રાસ સહન નથી થતો કાંઈ આપણાથી એટલે એણે એક સાંકડા મોઢાનો ઘડો મંગાવ્યો માટલું અને એમાં શેકેલા ચણા ભરી અને ઘડો જમીનમાં દાટી દીધો ફક્ત એનું મોઢું ખુલ્લું રાખ્યું ભાઈ બધા માણસો ત્યાંથી દૂર ખસી ગયા તે વાંદરો ઘરમાં આવ્યો અને થોડીક વાર આમથી તેમ હુપ હુપ કરતું કૂદ્યો જ્યારે એણે દટાયેલા ઘડામાં ચણા જોયા ત્યારે ઘડા પાસે આવીને તો બેસી ગયો ચણા લેવા માટે એને ઘડામાં હાથ નાખ્યો અને મુઠ્ઠીમાં ચણા ભરી લીધા એને થયું કે મને ચણા મળી ગયા ઘડાનું મોઢું તો સાંકડું હતું ને એમાંથી બંધ મુઠ્ઠી બહાર નીકળી શકતી નહોતી એની મુઠ્ઠી ભરેલો ચણા વાળો હાથ ઘડામાંથી બહાર કાઢવા માટે એણે જોર કરવા માંડ્યું અને કૂદવા માંડ્યું પણ એનો હાથ તો ઘડામાં સલવાઈ ગયો હતો નીકળતો જ નહોતો એણે ઘણા ધમ પછાડા માર્યા હો ખૂબ કિકિયારીઓ પાડી ખૂબ ચીસો પાડી ખૂબ ઉછળો પણ લોભ્યો તે લોભ્યો મુઠ્ઠીમાંના ચણા મૂકવાનો તો માંગતો બોલો લોભના માર્યા એણે મુઠ્ઠીમાંના ચણા છોડ્યા જ નહીં એટલે પેલા ઘર ધણિયા આવી અને વાંદરાને દોરડાથી તાણીને બાંધી દીધા એક બાંધી દીધો એક પગેથી અને પછી તો ખૂબ દૂર બીજા એક જંગલમાં એને મોકલી દીધો ચણાના લોભથી વાંદરો પકડાયો એટલે ભાઈ આમ લોભ કરવા બેસીએ તો આ વાંદરા ભાઈની જેમ આપણે પણ ક્યારેક હેરાન થવું પડે ભાઈ હે ને હા તો નચિકેતા દેવી ક્યારેય લોભ નહીં કરવાનો બરાબર ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો બહુ સરસ વાર્તા છે કાલની આવજો